दुकानाचं आदर सांगितलं नावाला विचार उत्तम दिलेला दुकानाचा आदर ठेवा इतका भाव करता होईल हां આ અમને વ્યવહાર લીધા ભાઈ પણ એમાં કીર્તિ કોન્ટેક્ટ સુધા સુધા એટલે કઈ કોને ના લાગે પેલા તો જોડે સુધા ના લાગે તો આ ખોટું કહેતા આ ખોટું કહેવાય પેલા તો વ્યવહારમાં વ્યવહાર નહીં તો એવું વિવાહ ના કઈ એમને કંઈ કંઈ કદાચ ખોટું કહેવાય અહીં તો કસાયો હોય બધા કસાયો ક્યાં છે કસાયો પણ અહીંયા કસાયો આપડે તો કરો ને ખબર પડી જાય ના કરે થોડા થોડા મોટા મોટા બેચારમાં જાય એને હરી કરે તો ભરપૂર થાય ભરપૂર થઈ જાય ઉગ્રતા રહે પણ ક્રોધ ના કારણ પોતે જાણે પણ એને એ સારો નથી પણ છે ક્રોધ નથી ક્રોધ નથી ત્યારે પ્રકારના ક્રોધ માનના એમાંથી ચાર ગયો ને સંતી તેને કહેવાય ચાર તો હોય ચાર હોય એટલે કે સૌ કુદરત થાય છે પણ કોઈ કે સંતી તેનો બે નથી અપ્રત્યાઘાત અનંત ગયા પણ અપ્રત્યાઘાત રોજ થઈ જાય જબરદસ્ત ત્યાં સુધી લક્ષ્મી શક્ય નહીં આ ધારમાં પણ કોઈ બીજું કર્યું કારણ કે તમે શું કહેતો હા ક્રમિક માગે ક્રમિકમાં તો ચડે રસ્તો જ પડવાનો દિગંબર ના સાધુ કરો એ તો સંકેત મોટા વર્ગોમાંથી હું નથી માનતો કે કોઈ સમજાવી શકે છે ના પણ એ બને નહીં આત્મા પ્રાપ્ત માન માયા લોકો પ્રાપ્ત બધું કેમ દાદા ક્રિયાકારી હોય અને જ્ઞાન પણ દાદા આ તમારું આખું અહીંયા સાંભળ્યા પછી એ જ્ઞાન ની જે સમજ છે એ તરત જ ઉતરી જાય સોસરી સીધી ઉતરી જાય ભગવાન અત્યારે કાકા ઉતરી જાય આખું જે જ્ઞાન અહીંયા છે એ તો એ તો લાઈફ પર બહુ તૂટેલું હોય ના ના એટલું સરળતાથી સમજાઈ જાય કે જે જે ઘણું એ પણ તમને સમજાવે કારણ કે તમે તો આ તે પછી આ પબ્લિકને તો બધું કર્યું અને પછી તમે જાઓ તો તમે પહોંચો કે પણ આ ક્રિયાકારી જ્ઞાન નથી આ તો મારી વ્યસ્ત કહેવાય છે શું કહેવાય છે માણી વિલાસ હા માણી વિલાસ એટલો એટલું સમજો છે આ જ્ઞાન <laughs> ભૌગોલિક જ્ઞાન કહેવાય આત્મા જ્ઞાન એ પોતે જરૂર બેઠા હોય એ તો દેરાસરમાં દરરોજ બેઠા હોય છે મોટી બેઠા હોય છે ત્યાં કારણ કે એમને છોકરું છે નથી દાદા શબ્દ થી આનંદ જ્ઞાન યાદ તમને કે એવો ગુસ્સો કરી નાખે છતાંય પણ કમ્પ્યુટર ઉપયોગ કરવું નથી નથી કારણ કે આ સાબી બાબત આ પ્રત્યાખ્યાન નથી આ પ્રત્યાખ્યાન કરો આ પ્રત્યાખ્યાન કરો આ પ્રત્યાખ્યાન કરો હા આ પ્રત્યાખ્યાન કરો કેવું થાય કે તમે ના બોલે મનમાં થઈ જાય પેલું કાયમ મનમાં ભાગી જાય હા મન કેતા કાયમ મગજ તો હા અને જેને છ મહિના પછી સમજાઈ જાય એને અપત્યા કરી પછી પ્રત્યાગામી પ્રત્યાગામી પ્રત્યાગામી પ્રત્યાગામી નિશ્ચયની ચક્ષુ ગુંઠાણો પ્રાપ્ત જાય ગામે એ સંસાર નાના બંધારણ નિશ્ચય બંધારણ આ કાળમાં જવા લઈ કરે સંસાર નિશ્ચયમાં જાતને ઉભી થઈ શકે ભૂતાઈ નહીં તો સત્તા બંધ જ ચાલુ હવે આ પ્રત્યાકરણ આપણે કોઈને નુકસાન કરે નુકસાન ના કરે કોઈને નુકસાન કરે નહીં પોતાને લોકો એ જાય પાડા પણ નુકસાનકારક નહીં અને પ્રત્યાઘાતી નુકસાનકારક પ્રત્યાઘાતી નુકસાનકારક બીજાને પોતાને ઘણી નુકસાન કરે ધંધો કેવા નહીં પણ હોય કેવું પડે અતિક્રમણકારીઓ માટે એને દુઃખ ના કરવો એટલો કરવો એને દુઃખ ના થાય આમ દાદા રોજ ટેલિફોન ટેલિફોન Yeah. Uhum. ભૂકે બધું એમને ભૂકે કહેવાય શું ભૂત ભૂત કર્યા કરે શું ભસભસ કર્યા કરે ભસવાનું ભસશે ને બધી સાથે પછી બનાવતા કુદરી સાધનો ગંદા નહીં ખરો બીજે એકાદ નવું નવું નવું રાતે ઉભો મેળા બરાબર રાતે નાના મીઠ નાના મીઠ નક્કી હોય ને આરંગમાં આવે છે નાના મીઠ નક્કી હોય છે ને એ પેલા ડ્રાઈવરમાં હોય બોલશે એના એ તો એના માણસ આપણા તો આવે ના આવે એના તો દીધા ગઈ કે હોય કે Nada de agua. બનાવે બનાવે ડિમાન્ડ તો કરી ચોખ્ખો ભરાની પણ અજ્ઞાની ને બિચારા ઠંડા પવન માંથી લાગે કારણ કે આત્મા પ્રાપ્ત એવું નથી ને આપણે તો સારી પહેરી બધું સંભાળ નિકાલ કરવાનો સારી પહેરવાનું વાંધો નહીં પણ સંભાળ જ આપવાનો હવે આ લગ્નમાં આ પહેરી જવી પડશે નિકાલ તો કરવો જ પડશે ને એવી રીતે જવાનું અને તું તો બસ સાડી પર મોહ વધારે ને સાડી દેખે એટલે બધી વાત ભૂલી જાય એટલે આપણે આત્મા ઉપર મોહ રાખવા જેવો જ્ઞાની ઉપર મોહ રાખવા જેવો બીજે બધે મોહ રાખવા જેવું જેમ જ્ઞાનમાં સ્થિર નથી તેમ કઈ મોહમાં નથી એવું કશું છે નહીં ખાલી ગમે કરવું ઓઢું પાસે આત્મામાં સ્થિરતા છે તારી પણ તે સ્થિરતા અહીંયા આવે છે સ્થિરતા હોય છે પણ એ એને ખબર નથી હોતી કે આ સ્થિરતા શેમાં છે એ નહીં આ નગરને પેલું બોજો આવે ને એટલે ખબર ના રહે એની જાગૃતિ રાખીએ ને આપણે વળવડ કરીએ કે ભાઈ જ્ઞાનમાં સિદ્ધાંત છે કેમ આત્મામાં સિદ્ધાર્થ છે કેમ આમ જુદું જુદું દેખાય છે એવું બધા પણ બધું સરસ છે એક તો રિલેટિવ નરેન્દ્ર હા રિલેટિવ થી આ છોકરીઓના ફાધર રિલેટિવ આ વાઇફના હસબન્ડ બધું રિલેટિવ પછી ત્રીજું વ્યવસ્થિત કરતા પ્રેરણા થાય તે વ્યવસ્થિત કરતા ને વ્યવસ્થિત સાયન્ટિફિક પછી ચોથી છે તમે શુદ્ધાત્મા થયા તો આ જોડે કોણ તમારું પાડોશી કોણ તારે પાડોશી કહેવાય first file number one file number two three four નિકાલ કરે કરે અને પાંચમો બધું નામ પરનું કુદરત નહીં સરકારી જપ્તીમાં એ થાય છે આ આંખે દેખાય બહારના સંયોગો વાણીના સંયોગો બોલી જાય અને સૂક્ષ્મ સંયમ મનમાં ગરીમાં કે ગાડીમાં જઈએ ગરીમાં કે જઈએ ગરીમાં કે ગાડીમાં જઈએ બધા સહયોગો બધા થયા કરે સહયોગો સહયોગો સ્થૂળ સહયોગો બધા મેળ છે સંબંધ બીજો સંબંધ છે નહીં આપણે જ્ઞાતા અને અને અને નરેન્દ્ર નો સપોર્ટ હું નરેન્દ્ર દેખાય ના થતા એટલે આપણે કેવું ઘણા થાપડવો નરેન્દ્ર પણ હોય નરેન્દ્ર બિઝનેસ શક્તિ વાળા છે શક્તિ નાખી આવું છું નરેન્દ્ર શક્તિ આપો થોડી બોલો હું આનંદ શક્તિ વાળો છું એટલે શક્તિ પરિગ્રહ કર્યા બીજું બધું ધર્મ કાઢી નાખવાનું શું આયલો ગાડીમાં મળે છે ભેગા થાય છે ને જોર કામ કરીને વધારે કઈ વધારે કનુભાઈ એને કયા પદમાં પણ અત્યારે કરે કલ્યાણ થાય પછી આચાર્ય તમારું પણ આગળ અને બે સંપૂર્ણ વિતરાગ હોય તમે તો તીર્થંકર સાહેબ કહેવાય આચાર્ય પદ અમારું એના રિપ્રેઝેન્ટેટિવ છે એમનું બધું ઉપાધ્યાય બધું નહીં અને ખુદ ભાગતી હસામાન હા એકદમ બીજા કહ્યું જેટલી જેટલી મુશ્કેલી એટલે અહીંયા કહેવાય ઇજ્જત એમને કેટલી દીકરીઓ હતી આગળ મોટી બહેન છોકરીઓ હતા તારી અને ઉંમર કે નાટક ખરા તમારે બેસો ત્યાંથી રિલેટિવ આપણને કંઈક આપણું પણ કે આપણું પણ શું જોઈ નહીં તો આપણે ભગવતે વાતું દે એ પછી જયારે આપણે મને તમે હું સિદ્ધાર્થ સિદ્ધાર્થને એમ કરીને વિચાર કર્યો ભગવાન ખરેખર સંલગ્ન અને કાઢી અને મારા મારી જે ભૂલ Thank ગરમી વાળા વધારે કામ થાય એ કયા પ્રમાણે ચાલે ચર્ચા પણ ના કરવી પોતાને અક્કલ વાપરવા ના પછી લઈ જય છે હા તો નિર્ગ્રહ થઈ જાય પછી ના એટલું છે એટલું પછી ઓછો થયો મોડું કાવ છે મોડું લાઈટ રાખે બાવું આપણે આમ થયું આમ થયું થયા કરે નહીં તો મળતી વખતે એવું થાય ડબો ડબો છે હા ગંગા કચરો નીકળે તારી હાલત ફર્યું છે ભુવન સારા છે આપણે કેમ એસી હજાર નીકળ્યો નથી યાદ નીકળ્યો ના અહીં આગળ ગયો ના હોય ગવર્મેન્ટ બીજું શું વાંચું કઈ વાત એ રીતે આમ જ્ઞાન ના હોય નાગા નાગ પણ એ તો દિગ્મૂળ છે દિગ્મૂળ એમાંથી હોય પાછી આ રીતે આપે બરોબર એવું વાંધળો જુદો જયારે દેખાય એવું લાઈટ જુદો વાંધળો જુદો કહેવાય જુદો વાંધળો ખબર ને વાંધળો એટલે આઠસો જેવી બંધ થઈ જાય અને જેનું આંખ આપણા જોઈએ કેવું કેવું ગભરાય તમારી પાડોશમાં અમારી તમારે આ પેલાને કહે છે, અહીંયા ક્યાં પહેરાવી છે? આ કે ચિંતા કરો. પહેરાવાની ચિંતા કરો. બોબડી, અને બાર ને બે વાગે થઈ તો બોલો. પહેરાવાની ચિંતા કરો. એટલે આ જો અધિનાથમાં જશે બોબડી હોય પછી મેં તો સાધારણ વિચાર કરીને કહ્યું કે આ બોલતી નથી જોઈ. માટે ચિંતા કરી એટલે નવું બોલશે અત્યારે એવું બોલે છે બોલતી નથી ખેંચે જાય છે ખરાબ ખરાબ વાણી લાગે પ્રત્યાઘાત લાગે એવી કર્યો Ramachan Ramachan Navulati. ಕರ್ಣ ಉದಯ ಜನ ಉದಯ કેટલાક ના ઉદય થાય છે કેવું ભાઈ આમ જ ઈજામાંથી અમુક અમુક નાશ થઈ ગયેલો હોય છે દેખતા થાય એટલે ક્યાંક કરતા માણસ હોય છે એટલે એમાં નવું ને શકે એમ છે અમુક કર્મા ઉદય હોય ને તો પોતે પાછું બનાવે છે ઘણા ઘણા તો ગાડા હોતાના ટકા ગાડા હોય છે વીસ ટકા લોકોના બનાવેલા હોય અસર કરી કરી ડાયરી ડાયરી ડાયરી બહુ ડાયરી તમારી પાસે શું રહ્યો અને સંયમ જતા આપણું ના આપણે સંભાળ નહીં પછી બોલીએ કરીએ દાદાને ધંધરિયા રાખવાનો જતો રહ્યો ને ના તો